એટલે મને ગમે નહીં કે આ હારી આ તો આબરું જાય છે આ ઘી મેલે છે પણ પ્રકૃતિ ઓળખી લીધેલી કે આ પ્રકૃતિ આવી છે પ્રકૃતિ ઓળખી લીધી એટલે આપણે ઢોરીશું તો નહીં આવે આપણે ઢોરીશું તો લેશે એટલે મેં કહેલું પાંચસો એક આપી દો એટલે આપણે કીધું કે પાંચસો એક આપો એટલે મેં કહેલું પ્રકૃતિ ઓળખી લીધેલી આપણે અને એમને એટલે કહ્યું કે તમે તો બોલા છો બધા આપી દો છો એટલે વાતે કરી મેં એટલા માટે કબાટ ચાવી એમને આપી દીધેલી કારણ કે બધું કોઈ આવે ને તો હાથો દુખી છે ખોટો દુખી છે જોયા સિવાય એ ભલે કરે એટલે તત આપી જ દેતો હતો એ એમનો અનુભવ એટલે પછી મેં ચાવી એમને આપી દીધી ભાઈ આ મારાથી ભૂલો જ થયા કરે છે કોને હમાને ખોટો જ મળે છે શું સમજ પડે ને અત્યારે અજ્ઞાન નહીં આ તો ની દશાઓ કે ત્યાર પછી જ્ઞાન થયા પછી કોઈ બોલું પણ પેલા છે તે મતભેદ નહીં પડવા દીધેલો મોકણ જોડે મતભેદ નહીં મોકણ પડે ને તે જોડે મતભેદ મતભેદ નહીં મોકણે બિચારા સમજી ગયા મતભેદ વગરના માં હશે શું આપણે આપણો કોટા લઈને ચાલતા થઈ જવું શું મતભેદ નહીં પણ તમે જે આપી દેતા હતા આપી દેતા હતા એ પૂર્વનું સેટલમેન્ટ થતું હશે નહીં થતું એની છે ખાતરી તમે જે આપી દેતા હતા એ પૂર્વનું સેટલમેન્ટ થતું છે એની સેટલમેન્ટ જ સેટલમેન્ટ એ કે નવું નથી આ સેટલમેન્ટ છે પણ સેટલમેન્ટ નો સવાલ નથી અત્યારે ભાવ ના બગડવો જોઈએ ને નવો ભાવ ના બગડવો જોઈએ પેલું સેટલમેન્ટ છે ઇફેક્ટ છે પણ અત્યારે નવો ના બગડે નવો અમારો મજબૂત થાય ઉઠતો શું કરેક્ટ છે ભલે સહન કરવું પડે ભાઈ ગમ્યું તમને થોડું કંટાળો આવ્યો શું શું ફાયદા થાય એક તો શાંતિ રે ચિર શાંતિ ચીર શાંતિ રહે કે છે ચીર શાંતિ રહે ના ઉપાધિ તો થાય બરી સહન કરવાની ઉપાધિ થાય તો ક્લેશ મુક્તિ રહે મુક્તિ રહે અંતર તપ સહન કરવામાં ક્લેશ મુક્તિ રહે શું અને ક્લેશ માં મુક્તિ એકલી નહીં સામો માણસ ભાગીદાર એમનું કુટુંબ આખું ઊંચું ઉદ્યોગતિ જાય શું કહ્યું આવું જોઈ નહીં એમનું મન પણ મોટું થઈ જાય શું થઈ જાય સંકુચિત મન મોટા થઈ જાય કેવું થઈ જાય સંકુચિત બીજાનો ઉપકાર એટલે આ બહુ મોટું અને ભાગીદારે છતે રાજદાર જોડે રહ્યા તો છેવટે છેલ્લી કક્ષામાં એમ જ કહેતા કે દાદા ભગવાન આવો કે તમે તો ભગવાન છો જો ભાગીદાર એમને પ્રેમ ઉત્પન્ન થયો ને મારી પર જોડે રહ્યા મતભેદ ના પડ્યો પ્રેમ ઉત્પન્ન થયો ના થયો તો કેટલું કામ કાઢી જાય કામ કેટલું કાઢી જાય બરોબર એટલે આવું તેવું બધું બહુ થયેલું શું પછી થોડું આગળ જળ શક્તિ છે કેવી છે યાદ શક્તિ એ જળ શક્તિ છે તો ત્યાં અમે જે કઈ બોલીએ છીએ ને તે તમે પૂછો એટલે જગ્યાનું દર્શન દેખાય દર્શન એટલે જે બન્યું તે એમ દેખાય જેવું બન્યું તે એવું જેવું બન્યું હતું તેવું દેખાય એટલે એક નવલકથા વાંચતા હોય ને ત્યારે એમનો અંત ન આવે ત્યાં સુધી મજા ન આવે કેમ ન પડે <laughs> કેટલાક દાડા સુધી માર ખાવો છે આવો મૂઠ માર ક્યાં સુધી સંસાર નો મૂઠ માર વિચારો કરજો કરીએ ખાવાની શોખ વાળા હોય તો એ ભૂલે જ છે આ વિચારું તો શોખ વાળા જ ભાઈ પણ વિચારો કોને વારે ઘડીએ વિચારમાં આવ્યા કરે એનું તોલન થયા કરે એ લોકોને કેમ આવ્યું ઘડી વારે હિસાબો લેવાનો વખત હોય અમને તો સાથી અમે કહીએ છીએ કે હવે અમને હોતો નથી કારણ કે અમને અમારી જરૂરિયાત મોક્ષ ધામ અમારું છે અમારે સરાતન શું હોય પછી અમારે બીજું શું જોઈએ એટલે લોકોનો કઈ લાભ થતો હોય આપણા જેવો તો સારું નરસિંહ મહેતાનું એક છે ગોપીઓ ફરિયાદ કરે છે યશોમતી ને યશોમતી તારા કાનુડાને સાદક કરીને વાર રે વ્રજમાં આવી ધૂમ મચાવે નહીં કોઈ પૂછનાર રે તારે ખૂબ ખેંચે શું કરે ખૂબ ખેંચે લોહી નીકળે એવું ખેંચે અને પછી જયારે ઢાળ આવે નીચે આવે ત્યારે ઢીલા મૂકી દે છોકર ખાઈ જાય એટલે કૃષ્ણ ભગવાન કે તારે સમજે નથી એકલ નથી મારે તું મહી બે જા છો મને હું ચલાવું તો કે શું આ પાંચ ઇન્દ્રિય રથ છે ને ત્યાં વ્યવસ્થિત શક્તિ નું આપી દેવા જેવું છે કૃષ્ણ ભગવાન વ્યવસ્થિત શક્તિ છે વ્યવસ્થિત શક્તિ છે કૃષ્ણ ભગવાન એને સાપી દઈ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ ના આધારે ચાલી રહી છે તેના આધારે સાયન્ટિફિક ગુજરાતીમાં વ્યવસ્થિત કહે છે શબ્દ એટલે વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત જ કરે છે શું કરે છે અવ્યવસ્થિત ક્યારે પણ કરતી નથી એ વ્યવસ્થિત શક્તિ છે એ વ્યવસ્થિત નાના નું પુસ્તક છે સારથી એમાં પિક્ચર પહેલું મૂક્યું છે મહારથી ને પણ દોરે તે સારથી નાનાલાલ નું પુસ્તક છે સારથી કરીને એમાં પેલા પાને મૂક્યું છે કે મહારથી હોય એને પણ દોરે એ સારથી હા મહારથી ને દોરે એ સારથી કેવું પડે હરક હોય કરે વકીલો અરે કવિઓ તું જીવ તો કરતા હરી કે ઉપર હરી છે કરતા કે છે જો તું શિવ તો વસ્તુ ખરી કે તું પોતે શિવ સ્વરૂપ થઈ ગયો તો વસ્તુ પછી કઈ છે બાપો ઉપરી છે એને શું અને તો જો સુધી જીવ છું ત્યાં સુધી આ ભૌતિક સુખો ના આ બધા હગા વાળા બધા ગમે છે મારા વેવૈ આવ્યા વેવાઈ આવે તો ખોવાઈ જાય હું આ જગ્યાએ જ્યાં ખોવાય નહીં ત્યાં તે સ્વરૂપ થાય માણસ જ્યાં ખોવાય ત્યાં તે સ્વરૂપ થાય તે સ્વરૂપ થાય આવે તો વેવાઈ પાસે ખોઈ જાય આપડે આવા લોકો શું પોસું આવે તમે તો છૂટે કર્મ કે છે શું કે છે એ છે મહાભજન નો મરમ મારો મહાભજન નો મરમ કયો કર્મ છૂટે નહી તો કરના અધીન કરતા ને કરતા ના અધીન કર્મ કરના અધીન કરતા ને કરતા ના અધીન કર્મ કેવી ઘટમાટ છે causes and fact fact and causes causes and fact fact and causes causes and fact fact and causes ઘટમાળા સંસારની શું કે છે ઘટમાં આ સંસારને ક્રમવાર બધા લોકો કરતા પણ હું શીખવા કરતા કરાવડાવે છે કરો છોટો સારું કરો કે છે શું કે છે શું શીખવાડે આ કરો અને આ છોડો આ કરો અને આ છોડો કર્મ છોડવા છે અને એક બાજુ આ કરવું છે કોન્ટ્રાડિક્શન હે કોન્ટ્રાડિક્શન એટલે આ ગાડી કાચીએ જાય પોતે નહીં કેટલા અર્થાત પહોંચતી નહીં લોકોની ગાડી કયા ગામમાં પડ્યું હોય કયા ગામમાં પડ્યું હોય કાચીએ કોઈ પહોંચી નથી તેથી હું તમને કાચીનો પાસપોર્ટ કરી આપું છું પાસપોર્ટ લઈ જશે તમે શું કહ્યું તારા પંડ્યો નહીં લઈ જાય ગાડીનો પાસપોર્ટ જ લઈ જશે કારણ કરતા પણ છૂટી ગયું કરતા પણ છૂટી ગયું પછી રહ્યું શું આ દુનિયા હું કરું છું એ ભાન છૂટી ગયું શું થયું એટલે કર્મ થતા બંધ બંધ થઈ ગયો એટલે પ્રવૃત્તિમાં નિવૃત્તિ રહી શું થયું નિવૃત્તિમાં પ્રવૃત્તિ હા નિવૃત્તિમાં પ્રવૃત્તિ આ પ્રવૃત્તિ હોવામાં નિમ્ર નિવૃત્તિ એટલે શું કે આ સંસ્થાની બધી ક્રિયાઓ પ્રવૃત્તિ કરો છો છતાં નિવૃત્તિ કેવી ને અને જગત આખું અજ્ઞાનતામાં નિવૃત્તિમાં પ્રવૃત્તિ રાતે હોઈ ગયો હોય તો એની પ્રવૃત્તિ ચાલુ એટલે આ પ્રવૃત્તિમાં નિવૃત્તિ માર્ગ કહેવાય કેવું તમે વકીલાત કરો ને તો એ નિવૃત્ત તમને તમને પ્રવૃત્ત કોઈ કહી શકે નહીં પ્રવૃત્તિ નિવૃત્તિ માર્ગ આવી ગયો થઈ ગયું ઓળા સુધી થઈ ગયું પણ દાદા એ નથી આવતો એ નથી આવતો ના એ જ અમે લાયા છે ને અમે એ જ લાયા છીએ પૂર્વે ખોદાવ સંયમ જોયો ના હોય એવો સંયમ આવે કાલે ચાર આપણે લીધી એની પછી આ બધું વાક્ય લખ્યું છે આ તો કૃપાલદેવ શું લખ્યું છે અપૂર્વ અવસર એવો આવ્યો નથી આ કે છે બધા ભાવ છે ઉદાસી વૃત્તિ થઈ જાય એવો ભાવ ક્યારે આવશે કે છે ક્યારે આવશે જગતે જગતે એમ જ પડ્યું છે કે આવું અપૂર્વ ભાવ ઉદાસીન વૃત્તિ ક્યારે થશે ક્યારે પાર આવવાનો સર્વભાવથી ઉદાસીન વૃત્તિ શું પાર એટલે આખો રિલેટિવ માર્ગ બધો બંધ થઈ ગયો છે શું થઈ ગયું એમને માટે એકલા માટે સ્વતંત્ર જુદી વસ્તુ છે બાકી બીજો ભાગ બંધ થઈ ગયો છે આ રિયલ રિયલ માર્ગ શરૂ થયો શું થયું અક્રમ આવી પેલા દાડા આવી ભાવના કરતા હતા પેલા અપૂર્વ અવસરની ભાવના કરતા હતા અને ભાવના કરી છે આપણી પાસે આવ્યા પછી આવવાનું કેટલું કેટલું તો ચાલ્યા કરે છે ભાવના કરી ભાવના કરી એમાં નથી વિગતમાં નથી આ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એવો કેટલો વખત લાગશે હજુ શું કે આવી આવી ભાવના અમારી પૂરી થશે એક પરમ માનો તો પણ નિશ્ચય રાજચંદ્ર મન ને રહ્યો પ્રભુ આજ્ઞાએ ખાશું તેજ સ્વરૂપ એક પરમ પદ પ્રાપ્તિ નું પદ ની પ્રાપ્તિ નું મેં ધ્યાન કર્યું ગજા વગર નો મનોરથ થઈ ગયું એ પરંપર પ્રાપ્ત થાય એવી વસ્તુ એ પરંપર તો વર્ણન થઈ શકે એવું નથી એટલે છેલ્લું વાક્ય કહ્યું ને તો પણ નિશ્ચય રાજચંદ્ર મન ને રહ્યો પ્રભુ આજ્ઞાએ ખાશું તેજ સ્વરૂપ જે પદ શ્રી સર્વગ્ને દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહી પણ તે શ્રી ભગવાન જો તેહ સ્વરૂપને તે પદ અનુભવ ગોચર છે કે અનુભવ ગોચર જે પદ નું સર્વજ્ઞ જોયું તે પદ અનુભવ ગોચર છે કેવું છે અનુભવ ગોચર છે એટલે આકાર મોડામાં મૂકી આપીએ ઓળખી ગયો હવે સમજી ગયો સમજી ગયો <laughs> વર્ણન કરવાની જરૂર નથી કે પછી વર્ણન કરવાની જરૂર નથી એવું એ પોતે જ કે પોતે જ કે <laughs> જય શ્રી હવે એ શું કે છે પછી જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પદ શ્રી ભગવાન એને અન્યવાણી શું કે પછી કારણ કે એનું શું કામ છે કે ત્યાં આગળ શબ્દ જ નથી રહેતો શું શબ્દમાં આવી શકતો એટલે આ બુદ્ધિ માં આવે એવું છે નહીં એ કે જ્ઞાન માં આવે છે એટલે ઘણી ખરી વસ્તુઓ બુદ્ધિમાં આવે એવી નથી એટલે અમને નું પૂછે તારે બંધ રાખ એ બધું જ્ઞાનમાં આવશે તારી મેરે એની મેરે આવશે હવે જ્ઞાનમાં આવશે એની મેરે વખત આવશે ત્રીસ એક મહાત્મા બહુ બની <laughs> એમણે તો દીધું છે અવસર આવ્યો નથી ના એમાં એમણે પોતે બતાવ્યું તો છે ને બતાવ્યા છે ને ઉપાયો બધા બતાવ્યા જ્ઞાન પ્રગટ થયું અવસર આવ્યો નહીં કેવળ જ્ઞાનની કેવળ જ્ઞાનની આધાર ઉત્પન્ન થયેલું એ બોલ્યા નથી સહજ ઉત્પન્ન થયેલી હતું રામ કે મહાવીર છીએ એવું જયારે બોલ્યા ત્યારે તો ઉત્પન્ન થયું છે ને કઈ પોતાને એમ ભાન થયું કે શું ખરેખર મહાવીર જ છું એમની દ્રઢ નિશ્ચય એ બાજુ ભાવના થઈ બીજું અમે બોલીએ છીએ કે ભગવાન છું બાકી રહ્યો બોલે આવી અપૂર્વ શાંતિ રહે છે સંકિત થઈ સંકિત થઈ સંકિત થઈ આ દ્રષ્ટિ બદલાઈ રહી જરા આ દ્રષ્ટિ બદલાઈ આગળ વેદમાં નથી જેમ તમે તમારું જ્ઞાન નીકળે છે એમ એમનું પૂતગલ નીકળે છે ને પણ કેવું બધું યાદશક્તિ છે કેટલી બધી યાદશક્તિ યાદ નથી નહીં તો નહીં તો પછી ગુસ્સો થાય છે તો ગુસ્સો થઈ જાય છે તો અટકાવો કઈ રીતે <laughs> દુઃખ થાય ને પછી પણ થાય આપણે ગુસ્સો તો આપણે આમ જે જે કરતા તેને તો કરીએ છીએ આપણું ધારેલું જે નહીં કરતો જયારે ગુસ્સો થાય આપણું ધારેલું જયારે નહીં કરે ત્યારે થાય હા એટલે પછી તો આગળ આપણે ગુસ્સો ના કરીને કામ થી થાય આપણું ચાબુક પેલા સામા માણસ દુઃખ થાય એની વાત પછી ચાબુક માર્યા પછી સામા માણસ દુઃખ થાય તેની વાત છે ચાબુક માર્યા પછી સામા માણસ દુઃખ થાય તેની વાત છે જો કામ કરાવવું હોય તો ચાબુક મારવી પડે ને નથી પણ પોતાને સુખ થાય ચાબુક મારતો પોતાને સુખ થવું જોઈએ ને તો પોતાને દુઃખ થાય પાછું દુઃખ જ થાય કોકને દુઃખ આપીએ દુઃખ થાય સુખ આપો તો સુખ થાય કોકને દુઃખ આપીએ આપણે સુખ કેવી થાય તરત જ આપણે દુઃખ આપવાનો વિચાર કર્યો તો નથી દુઃખ થાય દુઃખ આપવાનું સુખ આપવાનું વિચારી બાબત માટે સુખ થાય યાર સમજાય એવી બાબત છે પણ ચાલતા નથી એ પ્રમાણે સુખ આપવાનો વિચાર કરે ત્યાંથી સુખની શરૂઆત કેવી રીતે અટકાવવો ગુસ્સો થાય છે ગુસ્સો થાય છે કેવી રીતે અટકાવો આપણે શું કરશો સાહેબ દરેક ગુસ્સો કરો ને અટકાવવું તમારે તો દરેક ગુસ્સો કરો તેની પાસે તરત જ કેવું હે દાદા ભગવાન મેં ગુસ્સો કરતો નથી મને ક્ષમા આપો અને ફરી ન કરે એટલી શક્તિ આપો એવું માગ માગ કરો તો ઘણા દાડે તમારો દાડો વધશે આ ઉપાય છે એવું ઘૂંટડે ઘૂંટડે પીવો તારે કામ થાય કોઈ આપણા પર ગુસ્સો કરે ત્યારે આપણે શું કરવાનું ગુસ્સો કરે તે તો બહુ સારું આપડે પર ગુસ્સો કરે તારે કહે આપણા કર્મ નું ફળ છે આપણને આપણા કર્મ નું ઉદય છે તેથી આવું કરે છે પણ એમનું કેવું છે કે સામો માણસ ગુસ્સો કરે પણ એમનો તે એમનો પણ અહમ ગવાય ને એમને પણ મનમાં થાય પાછું એમ કોને થાય જે જે ગુસ્સો ગુસ્સો એમનો પર કરે એમને મનમાં થાય પાછું મારો પણ ગુસ્સો કર્યો એમ કે હમા માણસ હા પણ મારું કેવાનું કે એક માણસ ગુસ્સો કરે કૂતરું ગુસ્સો કરે ત્યારે ભસે કૂતરા જીગડી કે હમ નહીં ગયો કૂતરો ગુસ્સે કરે ને ત્યારે ભસે નહીં એ ગુસ્સામાં જ ભસતો હોય આ ગુસ્સામાં જ ભસે છે કૂતરો ભસે ત્યારે બી કેવી લાગે કે છાનો માનો એક બાજુ પછી આ જતા આવીએ આપડે આપડે જોઈ કુતરા ભાવમાં અડકા હોય પણ સાથે સાથે રહેવાનું તો મનમાં હડે કહે છે હડે કહી દેવાનું પણ સાથે રહેવાનું હોય તો શું કરવું સાથે રહેવાનું હોય તો એ સમાધાન કર માર્ક કાઢવો પડે સાથે રહેવાનું કોણ કાઢે કોણ માર્ક કાઢે એમ કે માર્ગ કોણ કાઢે તમારે બે જણા સમજીને સમજીને કોર્પોરેશન ફરી નક્કી નિયમો નક્કી કરી ફરી નવે નવી સ્થાપના કરવાની નવે આટલા આટલા કાયદા ના આપણો ફરી કોર્પોરેશન સ્થાપના એ પ્રમાણે કાયદા કરે પણ થાય એવું ઓછું છે કાયદા કરીએ એટલે એ પ્રમાણે થાય એવું ઓછું છે ના થાય નહીં છતાંય પણ એટલે પછી એના પસ્તાવા લેવા જોઈએ કે ભાઈ આ કાયદા પ્રમાણે મારાથી વધતા નહીં હું તમારું ભૂલ માફી માંગુ છું એટલે એમ કરતા કરતા ઠે ઠેકણાઈ જશે કાયદેસર થઈ જશે તમે દાદા કૂતરું ને માણસ ને એક ગણો છો હે કૂતરું ને માણસ ને એક ગણો છો આ તો રિએક્શન વાળું કામકાજ છે કૂતરા ને રિએક્શન બહુ રિએક્શન વાળું તો દાગ્યો તો બધું બદલે હા હારે બધું ના બદલે <laughs> એનો વિવેક હોય એનો વિવેકે ના હોય વિવેક એ ગુસ્સો થયો જે બરાડા બરાડ કરી આપડે સમજી ગયું ગુસ્સો થયેલો ખાઈ જાવ નહીં બધું બી લઈ કુટુંબમાં સ્વજન નું મૃત્યુ થાય તો એને આપણે કેવી રીતે ઘટાડવું કુટુંબમાં જન્મ થાય તો કેવી રીતે ઘટાડવો છો આનંદ થાય એ તો આનંદ થાય તો જન્મ જન્મ થાય એટલે આનંદ બંધ કરતો મૃત્યુ થાય તે શોક નહીં થાય તો પેલું આનંદ નું રિએક્શન છે આનંદ નું રિએક્શન તમે આ બાબો તો આનંદ કરો એટલે પછી બીજી વાર શોક થાય તમે ત્યાં આનંદ ના કરો શોક થાય બસ બંધ થઈ ગયું દ્વંદ્વ કેવાય દ્વંદ્વ દ્વંદ્વ કેવાય એટલે એક કરો બીજી થાય જ દ્વંદ્વ કેવાય એટલે કે છે કે જન્મનો આનંદ નહીં કરવો અને મૃત્યુનો શોક નહીં કરવો તેવું આ તો લૌકિક શીખેલા છે સાચી વાત નથી આ વિચારપૂર્વક ની વાત નહીં લોકો આનંદ કરે એટલે આપણે આપણે કઈ નાયકા છીએ પણ આપણા ઘરે દાખલા તરીકે આપણે નાચું ઘરે છોકરાનો પ્રસવ થાય તો સહેજે આનંદ તો થાય જ ને તો સહજ લાગણી છે એ તો આપણે ત્યાં છોકરાનો પ્રસવ થાય તો સહેજે આનંદ થાય ને તપેલો ત્યારે દુખે છે તો આનંદ કરો આનંદ કરવા જેવી ચીજ નથી કારણ કે છોકરો અને બાપ અને સ્ત્રી અને ધણી એ વેપારી સંબંધ છે વેપારી સંબંધ છે વેપારી સંબંધ છે વેપારી સંબંધ શું આનંદ કરવાનો આ સાચા સંબંધ નથી વેપારી સંબંધ એટલે જ્યાં સુધી ધણી છે તો સ્ત્રીને સુખ આપે ત્યાં સુધી સ્ત્રી ધડી સુખ આપે ને ધડી ખૂબ દુઃખ દે ને તો સ્ત્રી છે તે તો ભાગી જાય કોણ તો ઝેર આપી દે એટલે વેપારી સંબંધ છે માલ આપો ચોખ્ખો માલ આપો પેલો પૈસા આપશે ને માલ ખરાબ આપો પેલો પૈસા નહીં આ બધો વેપારી સંબંધ છે આ સાચો સંબંધ નથી આ જગતમાં જે બધો વેપારી સંબંધ છે અને રિલેટિવ છે તો રિલેટિવ એટલે જેવું તમે કરો તેવું હમાની અપેક્ષા રાખી શકો કોઈને સુધારવા પ્રયત્ન ના કરતો મધર ને ફાધર ને જકેતરીને સુધારવા સારું આ રિલેટિવ સુધારવાનું બીજા અવતાર કોની માં થઈ નથી ભાઈ આપણે સુધારેલું ન કહું જાય ઉડતું આપણે મેરેજ ન કહું જાય ઉડતી અને ખરાબ લાગે બિચારીને કે જોર મન દુઃખ દે દે કરે સાથે હોઈએ સાથે રહેતા હોઈએ તો સહજ તો થાય ને આપણો બાળક છે સંસ્કારી બને તો કેવી રીતે બને એની આપણી જે કલ્પના હતી કરતો રહે એવી તો આપણી ઈચ્છા થાય માટે કશું કરવું ના પડે એ તો આપણું આપણા સંસ્કાર જ એકસાર બોલ્યા કરે શું કહ્યું બારની હવા એવી છે કે કુટુંબ ના સંસ્કાર નું બહુ ટકતો નથી આ બધા છોકરાઓ બહારની હવા એવી છે કે કુટુંબ ના સંસ્કાર બહુ ટકતા નથી અત્યારનું વાતાવરણ એવું છે હા તો બીજા સંસ્કાર બહાર પહેરી જાય તે એટલે આપડે કેવું તો પડે ને એટલે આપડે કેવું તો પડે ને શું કેશો સવારે વહેલો પ્રાર્થના કર માટે નથી પણ દસ દાડા કોકે કરો ને અને જો સુધરે તો જાણવું કહેલું સાચી વાત છે ન સુધરતો હોય તો આપણે કહેવાય નકમ રેડિયો છે આપણે એની ઇફેક્ટ થતી હોય તો નકામું ગાગા કર્યા કરીએ એવું બને ના કરે નકામું ગાગા કર્યા પેલા અવરે રસ્તે ચડે આ જે બધા સંસ્કાર આપનાર અવરે રસ્તે ચડાવે છે આ ગાગા કરે ને એ આમ નહીં કરતો આમ નહી કરતો પછી બહુ કચકચ કરે ને એ શું કે છે મનમાં શું કરે તો એ જ કરવાના થાય કરવાનું શું કરવાનું એ જ કે એટલે અવળો ચડે ઉગતો શું ચડે કોઈના અહંકાર બહુ પ્રયાસ કરો અવળું ચાલશે શું ચાલશે સમજાવી પટાઈ માથે હાથ કરી કહો તો નાસ્તો ને તો કઈ ગયે સ્વીકાર કરે સમજાય ને જેટલું કામ ના એટલું કરું સમજાવીને જેટલું કામ લાગે એટલું કારણ કે કોણ કહી શકે જે સંસ્કારી છે એને કહેવાની જરૂર નથી અરે જે સંસ્કારી નથી એ લોકોને સમજાવીને કામ લે તો સમજાવીને કામ આમ તો નકામા ગાગા કરીએ દસ દસ વરદાવી ગાગા કરતો તો બાપ અને કશું પેલો ઉડતો અઘરો થયો આપણી આગ્રહી પ્રકૃતિ હોય તો શું કરવું આપણી આગ્રહી પ્રકૃતિ હોય તો શું કરવું આગ્રહી આગ્રહ આપણી એ તો એ છોકરો છોડાઈ દે એ છોકરા ને બહુ બધું છોડાઈ દે આપડી આગ્રહ નક્કી કરે પૈસા તો નહીં રહેવું ના એ કે છે પોચરા કરો અમને તમે એ પોચરા કઈ નાખો તમને પહોંચો કરતો હતો બરો મિરેજ મિરેજ નતો કરતો પહોંચો હા એનો બરો થોડો હતો હે મારી જોડે આવતા કેવો ડાયો થઈ ગયો મારી જોડે આવતા કેવો ડાયો થઈ ગયો નહીં તો એટલે કોઈથી સુધરેવો જ નતો મારી જોડે હલદાયો થઈ ગયો છે દીધેલી એમની ઊંઘ ઉડાડી દીધેલી એમ હા ઊંઘ ઉડાડી દીધો બધા આખા ઘરની ઊંઘ ઉડાડી દીધો કુટુંબ ને એવું કે કુટુંબ નો હોય તો એટલે એને આ બધા ફોન તમારે કેટલા તો આ છે નવસારીમાં આ એક એક મન તો તેડ્યો તું કહી દે બધા આ ક્વોલિફાઈડ હું આ છું અનસર્ટિફાઈડ એટલે મેં પુસ્તકમાં લખ્યું પડ્યું uncertified father and mother certificate ના જોયું બધું ફાધર મધર થવામાં આ તમે નોકરી કરો છો સર્ટિફિકેટ નથી જોઈતું ફાધર મધર ના જોઈએ કોઈ ફાળે નહીં મફતિયા મળતું હોય કોઈ ભણવાતા જાય અને પછી બધું સુધારવું મારી પાસે જાતે સુધારે ના બેસતો કારણ સુધરેલો સુધારે કોણ સુધારે સુધરેલો સુધારે હા પોતે સુધર્યા નથી અરે આપડે બોલ બોલ કરીએ તો હું તો અવળો થાય એવું તમારા અનુભવ નહીં આવતું છ મહિના કચકચ કરું તો નકામી જાય આપડી <laughs> નુકસાન કરીએ છીએ એટલે પ્રભાવ બગાડીએ છીએ એટલે અમે નવસારી આવી તો જઈ લાવજો દર્શન કરવા એમને પ્રોબ્લેમ નથી વિકલ્પ તમે એવા નથી આ કાળમાં આ વિચિત્ર છે વિકલ્પો બાર ગણા છે એટલે જ્ઞાની પુરુષ આમ કૃપાથી વિકલ્પો બધા સમાય છે કારણ કે અનંત જાતના રોગ અનંત જાતના રોગ કેવી રીતે કાબુમાં આવે અને માં કળ વરે નહીં કોઈને શું વળે નહીં હા No, no. નામનું હું નાટક લખ્યું છે બે ભાગમાં એમાં એક પાત્ર આવે છે એ પાંખડી છાબડી ફૂલને લઈ અને નાચતી કૂદતી ફર્યા કરે છે એક ગાયન એક જ લીટી ગાયા કરે છે અનુભવીએ આનંદમાં રહેવું રે અનુભવીએ આનંદમાં રહેવું રે હવે એ મને બતાવો કે હું કેવી રીતે આનંદમાં રહી શકું આનંદ તો થાય ને બધું હોય એ તો નીચલા થરનો આનંદ આપડે તો ટોપ છેલ્લા સ્ટેજ ને જોઈએ છે ને આનંદ એટલે એ બધા મિસ્તા થર્મસ રિલેટિવ આનંદ ને ખોળે છે અને તમારો રિયલ એટલે વાસ્તવિક આનંદ જે સનાતન છે કેવું છે પેલો ટેમ્પરરી આનંદ એટલે સનાતન વાત આપણે કરો હા હું એ કઉ છું તમે મને સમજાવો કે સનાતન આનંદ કેવી રીતે મેળવાય તમે મને સમજાવો કે સનાતન આનંદ કેવી રીતે મેળવાય તમને કહું તો તમારે થશે નહીં અત્યારે એટલે હું તમને આમ કરું છું કે અહીંયા આગળ આવો હું તમને આમ કરીશ કૃપા તો આ બધી આ કૃપા જે ભાવનાભાઈ છે ને અપૂર્વ બધું પૂરું થશે એક એક વાક્ય પૂરું થશે જેટલો વાક્ય બધા જે બધા અહીં પૂરો થશે એક કલાકમાં અને વાતો ચિત્તોમાં તો લાખ વર્ષ થાય તો કઈ વાતચીત ત્યારે ગોસ્વામી તુલસીદાસ નું એક છે મોસમ કોન કુટિલ ખલ લખાણી જીનો તનુદેયો તાહી બિસરાયો એ સોની મકહરામી હરિજન છાન હરિ વિમુખ નકી કડક નિષદી ન ગુલામી એ જ વાત માર્કેટ ઓરેલિયસમાં આ મિલ્ટને કીધી છે life can be let even in a palace We sell our freedom for a little bread under some foolish master's camp. Who deal the kami. કુટી ખલ ખાની મો સમ કોણ કુટીર ખલ કામી જીનો તનુદિયો તાહી બિસરાયો એસો નિમત ચાર એડજેક્ટિવ ખલ કામી નિમત આગામી એ અમે સ્વીકારીએ છીએ એ કાયમ ગાવાની વસ્તુ નથી પછી એક ફરજ શીખાઈ લેવાનું એટલે માફી મળી ગઈ એટલે મુક્ત થઈ ગઈ માફી મારી મળી ગઈ પછી કે છે હરિજન છાંડ હરિ નથી નિશમી ના પડત ગુલામી હરિજન છાંડ એક જ દાડો બોલવાનો હોય કે રોજ એ દાદા કરવાનું હોય એક જ દાડો દાદા આપણી પાસે આવ્યા પછી એક જાતનો એક ત્રણ ચાર મહિના પછી મને જરા જુદો અનુભવ થયો ત્રણ ચાર મહિના સુધીનો જે અનુભવ થયો તે અને ત્રણ ચાર મહિના પછીનો અનુભવ એમાં દાદા એવું થયું કે પહેલા આપણી વાણી જે છે એવો વિશ્વાસ તો બેસી ગયો કે જ્ઞાની મળી ગયા છે અને જ્ઞાની ની વાણી નીકળે છે જ્ઞાની ની વાણી જીવંત છે એ પણ મને બેસ્યું હવે એ જીવંત વાણી હું આપણી જયારે સાંભળતો હતો તે વખતે મને વારે વારે મેં જે પહેલા વાંચેલું કે કૃપાળુદેવ આમ કેતા હતા ગીતાની અંદર શ્લોક ની અંદર આમ છે પછી ઉપનિષદ ની અંદર આમ છે એમ કરીને દાદા હું તમારી જે પેલી જ્ઞાની ની વાણી જે છે તેની અંદર ઓરંબો આપતો હતો એક વખતે વાંચતા વાંચતા કૃપાળુદેવ નું એક વચન એવું પાછું આવ્યું કે અમે જે વાત કહીએ છીએ એવી કોઈ ઠેકાણે તમે સાંભળેલી હોય તમે કોઈ ઠેકાણે વાંચેલી હોય પણ એ એની સાથે સરખાવશો નહીં આ અપૂર્વ વાણી છે એ હું જ્યારથી મને ત્રણ મહિના પછી બેઠું ત્યારથી મને દાદા કૃપાળુદેવ ને કીધું કે હવે ઓરંબો નહીં દઉં એટલે આપડે ગોપાલદેવ ને ભરતા હતો ને તે જતે જ્ઞાન લીધા પછી હું તો આનંદ નો ભાગન છું કરનાર અધમા અધમધી કો બધી એવું બોલ બોલ કરતો ને ડાબોરી આજે તો અધમા અધમ પતિ એમ તો શુદ્ધ આત્મા બને એનોસી મળી ગયા પછી ના હોય એનોસી ના મળે આ ઝંઝટ આ ઝંઝટ કઈ ઉધી છે એનોસી મળે નથી ત્યાં નથી ઝંઝટ એનોસી પછી આ ગાવાનું હોય મિલ્ટન નું જે છે મિલ્ટન નું સાથે રહ્યું હતું ભરત રાજા ભરત રાજા ને તેરસો રાણીઓ સાથે રહ્યું હતું લડાઈ લડતો રહ્યું દરિયાત ને કેવું અને આ લોકો એક રોણી વત નથી એક રોહણી વચ્ચે નથી રહેતી અને ભરતરાજામ તેજર વાણી હતી તે રહ્યું હતું નથી એ લડીઓ લડતા હતા ભગવાન ને કહ્યું ઋષભદેવ ભગવાન ને ભગવાન આ લડીઓ લડું છું બધા કેટલા જીવો હિંસા થાય છે અને આ તો મનુષ્ય હિંસા બીજા નાના જીવોની હિંસા થઈ હોય ઠીક છે આ તો મનુષ્ય હિંસાઓ થાય છે અને આ લડીઓ માટે થાય છે ને કે છે લડીઓ લડીએ માટે એટલે ભગવાને કહ્યું કે આ બધું તારે છે તે હિસાબ છે ચૂકવવાનો છે પણ મારે મોક્ષે જવું છે મારે કઈ આવું બેસી રહેવું નથી અમે તને અક્રમ વિજ્ઞાન આપીએ છીએ એ તને મોક્ષે લઈ જશે કે શું કે એટલે સ્ત્રીઓ સાથે રહેવા છતાં લડીઓ લડવા છતાં કશું અડે નહીં નિર્લેપ રહી શકે અતંગ રહી શકે નિર્લેપ રહી શકે એવું જ્ઞાન આપીએ છીએ પણ દાદા એ કમળ નો જન્મ છે કિચડ માં કીચડ માં એનું શું છે માણસ જીવીએ ત્યાં આધારે જીવી શકે એટલે મનની મસ્તી જરૂર છે પણ મનની મસ્તી ચાખ્યા પછી મન બહુ જાવા દાવા બહુ કરે શું કરે જવા દાવા કરે હા કારણ કે મશીન રાખ્યા પછી દાવા દાવા પછી પધરે કરું એટલે આપણે મન મનની જોડે ક્યાં તાબેદાર રહેવું મનના તાબેદાર ક્યાં સુધી રહેવું એ આપણને સુખ કરાવડાવે અને આપણે એને અવલંબન રાખીએ તો ક્યાં સુધી રહેવું આપણે એટલે આપણે સ્વતંત્ર થઈએ તો કામ ચાલે જો પરવસ્તરથી સુખ હોય એના અનુસંધાનમાં કવિ નાનાલાલ નું મોટામાં મોટું વિશ્વવિખ્યાત નાટક છે જયા જયંત એમાં જે જયંત છે એ કે છે દીધું લીધું તો ઘોર તોડી જગત જે જે જે રિયલ ના હાથ પકડ્યું છે રિયલ ના હાથ પકડ હાથ અડાડ્યો છે એ રિલેટિવ સાચું એ રિલેટિવ સાચું જે રિલેટિવ રિયલ ને હાથ હડાયો હોય તે કયું ટકા કૃપાવજે કહ્યું પૂર્વતર એવો ક્યારે ક્યારે થઈશું બાળ્યાંતર જો સારું सर्वस बन्धनु बन्धनतिदिन वितरशु कवरे महत पुरुषने પંચુ લમણે ભાગી દાદા લમણે ભાગીએ છીએ આ પંજાબ વિચરવા માટે તમે આવીએ હા બરોબર એટલે મહાપુરુષ ને પણ ક્યારે વિચરી ભાવના એમને કરી જો અમને પોતે લખ્યું પુસ્તકમાં કે અમને જ્ઞાની માની બેઠા છે બધા અને અમને તો હજુ ત્યાગ થતો નથી અમારો સમાધાન પૂર્વક ત્યાગે થતો નથી તો અને બધા માની બેઠા છે અમને ગુરુ મળ્યા નથી લોકો અમને જ્ઞાની તરીકે માની બેઠા છે અમને હજુ સમાધાન થયું નથી કે શું પછીના ભાગમાં સમાધાન થયું પછી પાછળ એ જ વર્ષમાં સમાધાન ના થયું તે ત્યાગ નતો થતો પછી એમને કહ્યું કે કહો તું ઝેર બી અગર તો કઈ ઉપાય કરે આ ત્યાગ થતું નથી હવે ત્યાગ જે રીતે થાય છે ત્યાગ પરતતા નથી જેટલું સહજ થાય એનું નામ ત્યાગ કહેવાય કેટલું સહજ થાય એનું નામ ત્યાગ અને કરો જો એક માર્યો કરો જો એટલે માર્યો કરો જો એટલે મારે આ જગતમાં કોઈ જીત કરવા જેવી નથી જેવી નથી કરાજો એ ભગવાન નો ગુનેગાર થાય અને જગત આખું કરાજવામાં સુખ માની રહ્યું એમને સમજણ નથી કે આપડે શું કરી રહ્યા છીએ આપડે મારું હિત કરી રહ્યા છું હિત કરી રહ્યો છું તેથી જ ભગવાન શાસ્ત્રકારો એવું લખ્યું કે જગત આખું ઉઘાડી ઓળખે ઊંઘે છે કરોજી કરોજી ને ઉપવાસ કરે કરોજી કરોજી તપ કરે નથી તે કે શેમાં છે કે સહજમાં છે શું કહ્યું જેના કરજગર થઈ ગયું કે સહજમાં ગયો સહજમાં ગયો એટલે મોક્ષ તરફ ગયો મોક્ષ તરફ અને જે કરવા પડ્યા છે એ તો મેરા કઈ પીન લે અને પછી એમાં રહેવાનું ભરવાનું બધું બે ના ચાર પગ થાય બાર પગ થાય અરે મહેનત કદી એની મહેનત થયા કરે મહેનત એ નહીં હા એટલે દાદા આ જે કહો છો એટલે નોર્માલિટીમાં રહેવું ના નોર્માલિટી બરોબર કશું નહીં ગરજવાનું બંધ કરો બહુ એમ જગ્યાએ પ્રાર્થના કરે છે સાથે સાથે બીજી બધાની વસ્તુઓ બનાવી અને ઈર્ષા પણ કરે છે એક જ દેશ મહાનર એક જ દેશ નગારી ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો ન સળગી સગડી એક મારી સગડી સગડી બેઠાવો જોઈએ ચકમકલો ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી પણ ન પડ્યો જામાગરીમાં તરખો ન પડ્યો ફળી ન મહેનત મારી એક જ દેશ જિંદગારી હવે સમજાવો જામગરી કોઈ પ્રગટ મળ્યું નહીં પછી કોણ પ્રગટાવે જરાય આગ બહાર નીકળવા ન મળે ત્યાં સુધી જેવો કઈ આ ફાંકો માર્યો તો આ ફાંકો માર્યો આ ફાંકો માર્યો બધા ફાંકા મારવા ચાલે આ બધા ફાંકા છે કઈ રોજ ફાંકો ના મરાય એની ચીજ નો બીજી બીજી ફાંકા મર્યા કરે શું જરા સાહેબ કેટલા ફાંકા માર્યા છે છે એ ગુણાકાર સીધે થાય એક એક પરમાનન્ટ રકમ અને બીજી ટેમ્પરરી રકમ ગુણાકાર શરૂઆત કરે તો ટેમ્પરરી ઉડી જાય તો ફરી મૂકો તો ફરી પાછું ગુણાકાર કરવા જઈએ તારું ઉડી જાય આ સંસારનો મેળ પડતો નથી ગુણાકાર થતો નથી તો દાદા અભણ આ બધા અભણ બોલેલા કવિઓ પણ આખો બધી બધી વાતો બધી આ તો હે સાધારણ બધા ઠીક છે એ કબીર નું છે હરી એક આ કન્ડિશન છે આ શરત છે અને એના એના આત્માના સબકોન્શિયસમાં એને વિશ્વાસ છે કે હરિ નથી મળવાનો એ સહેલો નથી એટલો સસ્તો નથી કબીરે બહુ માથાકૂટ કરી કબીરે જે આખું પ્રથંગણ કર્યું છે ને બહુ સુંદર છેવટે પણ એ બોલી ઉઠ્યો કે મેરી વાણી કાઢે કી ધારા જો ઉતરે છે વહે પારા કે સંસારમાં છેતરાય નહીં વહે પારા એટલે મોક્ષમાં ના જાય સંસારમાં છેતરા છે નહીં કબીરો ભગત છેતરાય તો એ કબીર